બરાબર કરુણા રાખવા જેવું અને તને જે કહ્યું એ તે આકરા થવું પડે કેમ થાય છે કે ન થવું જોઈએ દાદા તો કરુણા રાખે પણ આપણે મહાત્મા તો એમ કરવું જોઈએ દાદા કે દાદા મારા હું એટલો બધો ગુસ્સો કરતો હતો દાદા પણ એ કે આ ગુસ્સો નહીં થવો જોઈએ આપણો એક પેલો ભાવ હોવો જોઈએ અને થઈ ગયો તેની પાછળ પ્રતિક્રમણ કરવું જોઈએ એ બધી જાગૃતિ તમારી છે જાગૃતિ વહેલે વહેલો ફળ આપે કોઈ જાગૃતિ માંડ હોય તેથી કે શું કરે કે માથું પછાડે ના પણ માથું નહીં પણ દાદાની સાથે જો નિરંતર ચોવીસ કલાક રહેવાનો હોય અને કોઈ બીજો માણસ ખોટો વ્યૂ પોઈન્ટ બાંધીને જાય તો એ આપણા અક્રમ વિજ્ઞાન માટે ખોટું છે દાદા ભાવ કરવો જ જોઈએ દાદાની ઘરે હાજરીમાં તો બધી જ ચીજ થાય સમજી લેવાની જરૂર છે શું આપણે અહીં કરવાનું કશું નથી સમજવાનું છે શું કરે આ તું સમજીને એને મેરે કરવાનું તો એને મેરે થયા કરશે શું કરે અને જેવું કરવાની ડિઝાઇન તે ફિલ્મ છે તે ડિઝાઇન ફિલ્મ પ્રમાણે આવશે અને તને પસ્તાવો છે કે આ ડિઝાઇન થઈ ખોટી થઈ શુભનાની આ ડિઝાઇન ખોટી શું કહ્યું પહેલા જે તે વખાડતી હતી શુભનાની ડિઝાઇન તે જ તારે ખોટી કહેવું પડશે એટલે એનાથી છૂટા થયા ડિઝાઇન છે આપણે શું તને સમજાયું છે કે આખા તમામ શાસ્ત્રો નો સાર દહીનો બહેનો બધાના શાસ્ત્રો નો સાર શોર્ટકટમાં પછી એક અવગુણ તમારો હોય પરિગ્રહ આટલી ચીજો છે તો ફોટોમાં જાવ તે લાવવાની ઈચ્છા થાય ના થાય નવી ડિઝાઇન ટીપોઈ દીધી એને પરિગ્રહ તારે પરિગ્રહની બાબતે એવું છે કાયદો કે જરૂરિયાત નેસેસિટી હોય તેટલી જ ચીજો સ્વીકારો શું કહ્યું કેટલી મહેમાન ચાર આવતા હોય ચાર મહેમાનના પોતે પાંચ છ મહેમાન માટે ગોદડું માટે કઈ ચાદર ઓળવાનું એ રાખો મહેમાન આવતા સોફા સેટ અમુક રાખો પણ બીજી વગર કામની અનર્થ બધી વસ્તુઓ ના લાવેલા છે શું પરિગ્રહ ના પોટલા માથા પર મારા મારું કરવું પડે આ મારું આ મારું આ અને તૂટે તારે ખબર પડે મારું કેવું છે તે આપણે નવો સભા સેટ લાવ્યા અને આપણે હિન્દુસ્તાન સભા સેટમાં તો આવું નથી હોતું પેલું એ જડેલું થયું

વસ્તુને એવું થાય છતાં તમારી વસ્તુ નથી એ માલકી પણ એટલું બધું ઉડાવી ગયેલો લાવો ખરા પણ માલકી પડાવો શું તો તમને દુઃખ લાય નથી તો આ પરિગ્રહ પરિગ્રહ નથી બધા કપડા પહેરું આ વીટી પહેરું બધું પહેરું અરે બધું હમણાં કાઢી લે કશું મને વાંધો નહીં એટલે પછી પરિગ્રહ પરિગ્રહ ને રસ્તામાં જ બધો કાઢી લે કોઈ કપડા તો પણ એ કપડા હું કપડા રહી દઈ આગળ આવું શું કર્યું કારણ કે પડી ગયો જ નહીં મારા પણ સિક્કો જ નહીં ને પેલું લાયો ત્યાંથી માય સિક્કો ઉપર પાડે તરુલત સાથે શૈલેષ નું થઈ નું એમનું ઓળવાનું મારા પણ ના ચોરી પણ તેનું બાઈટ ના થાય તો કાચનો ઉપર ટેબલ પર મૂકેલો કાચ નીચે પડી જાય એટલે <laughs> કાચ તો બાજુ બાજુ મહી મહી ભાગે એ બધા દોષો થાય છે અંદર જે દુઃખ એના દોષ લોકાત થઈ ગયો આ બહાનો ને કહી ગયો લોકાત થઈ દાદા ને કઈ રિપેર કરી આવે મહિલો કાજ કરે એટલે દુઃખ જ થાય મહિલો કાજ ના ભાગે મહિલો કાજ ના ભાગે મહિલો ના ભાગે એવી મમતા હોય ચોટું નહીં અંદર સાસુ જોયેલા ને ચાર આવું જોયેલા ને તમે ઝીણી વાત બહુ ગમે છે શાસ્ત્રની તે મને ઝીણી વાત સમજાવ્યું ઝીણી વાત સમજાવ્યું એક દારૂ થઈને બેઠેલો અને સામાયિક કરતા રહી આપણે એટલે હું પુસ્તક વાંચ્યા કરું સામાયિક પૂરું થાય એટલે વાતચીત કરીએ તો સામાયિકમાં બેઠેલો તાર જોડે બે કપ પ્રકારી પડી ગયા તેનું ખણ અવાજ માજીને ફોન જણ કર્યો એવી રીતે માજી કે એ શું તૂટ્યું માજી આત્મા તૂટ્યો દાદાજી આવે નહીં કરું ફરી આવે નહીં અરે કોઈ બીજો હોય કે શું તૂટ્યું તો પેલો કે બાપ તો કપાળ તૂટ્યું દાદા કહ્યું કે હાથમાં તૂટ્યો ના પણ કપડકારી નથી કેવી વાત ને છોડતા ના આવે દાદાજી આ આપ્યું એટલે આપણે છૂટી શું કહ્યું આ મમતા છોડતા ના આવે પણ દાદાજી હોકે દાદાજી લઈ ના જાય એને આપી દીધું વાંચે મજા ના મજે રસ્તા હજી નથી હોતા હોય જ્ઞાની પુરુષ ના અપાય બીજા કોઈ ના અપાય પોતે સ્વીકાર ના કરે શું લે તમે કરોડો રૂપિયાનો આપો ને તો એમને કશી જરૂર કરોડો રૂપિયાનો આપો તો એમને કશી જરૂર નથી નહીં આપણે ગઈ સાલ પૂર્ણિમા ત્રીસ સાલ અહીં એ ઉજવી આપણે ન્યુજર્સીમાં હા ન્યુજર્સીમાં પણ હોનાની માળાઓ પહેરાઈ ના તમે રવા દો તો એમ પાછી આપી દીધી અમારી તમને શોખ છે અમને અમારે તો અંદર જે અમને જે ભગવાન જોડે બેઠા છીએ આખા ભગવાન ના સ્વામી થયા થોડી વસ્તુ ના સ્વામી થઈને શું કામ કેવી મોટી માલ કશું જ જોઈએ નહીં એટલે આ બધી ચીજો લાવીએ ને તેને સમજી લેવાનું તારે સમજ પડે મારા પણ એમ એમ બોલીએ આમ કેવું શુદ્ધ છે અમારું છે તે ચોટે નહીં આપડે એવું બોલ્યા હોય ને પછી બીજી વખત બોલવું મારી મન મનમાં આમાં શું જોવાનું છે મારું આ નોય મારું એવું કે છૂટે પછી મારું કે અઠવા કે કૂતરાને આપણે મારું ગઈએ ને તો એ જીભ ચાટે આપણે કારણ કે એને પહોંચી જાય કોણ તરત જે આપણા તરફ આકર્ષણ કરે અમારે તો આટલી પેટી આટલી એમાં પછી લેવાનું જ નહીં વધારે તમે કામ મૂકવું એવું કહું એટલે બધા જતા રહે બધા <laughs> કઈ મૂકવું કયું હા વગર ગમનું તમારે તો શોખ પરિગ્રહના ચોકી પ્રગરી પરિગ્રહ જ આપે ઋષિ આપે પરિગ્રહ નો અર્થ શું દાદાજી પરિગ્રહ પરિગ્રહ નો પરિગ્રહ આ બધા ત્યાગીઓ અપરિગ્રહી કહેવાય ત્યાગી ત્યાગીઓ ત્યાગીઓ હા પોતાની ચીજ જ નહીં સત્તા એક સત્તા એ હોય કે મારા હોય ને એટલું હોય તેટલામાં જ પોતા પણ હોય બીજો બધો પરિગ્રહ નહીં એને અપરિગ્રહી કહેવાય અપરિગ્રહ અમે તો સંપૂર્ણ અપરિગ્રહી એ તો ત્યાગીઓ તો થોડા પરિગ્રહી ખરા અહંકાર મમતા વાળા કરે આમાં તો અહંકાર નહીં મમતા નહીં એનું કોઈ ચીજ ના પરિગ્રહ જ નહીં આ દેહ જ મમતો પરિગ્રહ નહીં તો ત્યાગ્યો તો દેહ મારો બધો પરિગ્રહ હોય ને એટલે અમે પરિગ્રહ માં રહેવા છતાં પરિગ્રહ હજારો મારા આજુબાજુ હોય પણ તેનો માલકી પણ ભાવ ના હોય તો આપણે પરિગ્રહ જ છીએ શું થયું સમજવું જ પડશે ને અસર કહેવાય દાદા હું વિચાર કરતો હતો કે જરૂર પડે જ્ઞાન હાજર થતું હોય તો પછી દાદાનું જે આટલું બધું વિજ્ઞાન છે એમાં મન અને બુદ્ધિ નાખવાનો શું ફાયદો થાય દાદાનું જ્ઞાન જરૂર પડે ત્યારે હાજર થતું હોય તો આ વિજ્ઞાન ની અંદર આ મન ને વધારે નાખવાની જરૂર શું મન ને આ વિજ્ઞાન જાણવા મળે આપણું આ જરૂર નથી આ તો બાસે ભારે વાત આ તો સંસાર ભારે વાત આ નહીં આ જરૂરત નથી સમજવાની ઉંમર એટલે બધા સમજવાની જરૂર ને તારે તો બધું આમ ફીટ આમ પદ્ધતર છે ને એ માં ફેરવાર નહીં કરવાનું આઈસ્ક્રીમ ખાવા એટલે હજારો મણ ઘરમાંથી જો હોય કોઈ ચીજ અડે નહી બે પણ અડે નહીં એ પરિગ્રહ હોવા છતાં અપરિગ્રહ પરિગ્રહ હોવા છતાં અપરિગ્રહ પરિગ્રહ એટલે પોતે બંધાયેલો નતો તે આ વસ્તુ એને બાંધ્યો અને કરવા નહીં દેતા બરાબર આ સોનાનો અછોડો છે તે અછોડા તમે બાંધ્યો છે કે તેને તમને બાંધ્યા છે ના તમે એને તમને બાંધ્યા અછોડાય તો તમને વાંધો ના હોય કહ્યું શું કહ્યું બરાબર પછી ખોરાક હોય ના કરો જડે નહીં અને તમે જડે ને ખોરાક ક્યાં રહ્યો ક્યાં માટે એને તમને બાંધ્યા શું કહ્યું બરાબર તમે બાંધેલો ક્યારે કહેવાય તમને કશું હરકત નહીં જાય તમે એવું ના સમજાયું ખોવાઈ જાય પણ તો ચોટી નહીં જવું છે સાચવવાનું કાળજી એવું રાખવાનું પણ ગયું છોકરો અને છોકરાની ફેર જુદી કાઢી રાખવાની દવા પડવાની પણ તાપશે તપ થયો કાળજી રાખી છે એ કાળજી મમતા નથી એ લો છે કાળજી લઈ ને નહી તો કાળજી ના રાખો આ ફુવેડ છે કે શું કે છે અહીં અથડા મૂકે ઠેકાણું નથી એવું કે ના કે માટે આય દુઃખ જંતુ પછી કઈ પહેરતી નથી એક જ બંગડી એકલી કેમ પહેરતી નથી બહુ ઓછા પહેરે છે સાચી ને મૂકી રાખવાનું સાચવીને મૂકી રાખો એમ કેટલી પુનસારી અમારે અહીંયા આવવાનું પગે નહીં તમે બીજી કઈ ઉતર્યા હોય ત્યાં સી રીતે ભાઈ આવું પોતાનું આ ઘરનું કરે એટલે ઘેર બેઠા સાધન બની આવે ભાવ તો કશું ગોઠવેલ ના હોય એટલે પછી આવી તો બેહરે મન થાય પછી બેહરે હેલ્પફુલ નથી હું કઉ બેહરે તો બેહરે કરવું બરાબર તમને રાજી રાખવા માટે કરવાનું શેના માટે રાજી રાખવા રાજી રાખવા માટે અને ઇતરાજી થતા તને સમજાય ને કાયદા બધા પેલા તો અમારો દોષ લાગે ને બે વસ્તી મનમાં તો એવું જ સમજે ને કે દાદા આવું શા માટે કરતા હા છતાં એનો કઈ પણ પાપ ઓછો લાગે છે કારણ નેચર ને કે નિયમ છે કે ન્યાય નેચર ને ત્યાં ન્યાય કેવું હોય અમે નેચર દોષ કરીએ છીએ ને અમે પછી હવામાં ગમે તે દુઃખ લગાડે તો અડે એ તો એનું પોતાની આણ સમજે નતું ના પોતાની કેવા કેવા થાય ધણી આફ્રિકામાં હોય શું અને કોઈ એના કોઈ એના ના ફાવતું એમાં કાગળ લખ્યો કે નગીંદા સફ થઈ ગયા ધણી દુખે રડી થાય રડે કકડાટ કરે દુખી થાય એમાં ધણીઓ શું ગુનો એવા દુનિયા બહુ દુઃખ થાય શું કરે દુઃખ એથી મને એમ લાગે બધા દુઃખ ના થાય ને સારું છે શરીર સારું નહીં સમજે ને પાર નહીં હવે એને ઘેર ઉકલી કે આ થશે ખોટું કહેવાય એટલે સમજણ પેઠી કહેવાય એટલે દુઃખ ના થાય પછી હજુ થાય દુઃખ તેના કઈ પ્રતિકોણ કરું છું એ ભાતના પ્રતિકોણ થાય કેટલા પ્રતિકોણ કરશે દાદા નું એટ્રેક્શન બોલી ગયો ને ત્યારે બોલ્યા પછી તરત ફરી જાય કે આ ખોટું છે તે વખતે એ તો તે અમુક ટાઈમ થી પહેલા તો બિલકુલ દોષ જ દેખાતો તાર થોડું થોડું પેલા દોષ જ દેખાતો હતો પેલા નિરુબેન ના દોષ દેખાતો તમે પક્ષપાતી કહેતો ત્યાંથી કેટલા કેટલા વખત દોષ છે એક નવો ઉત્પાદક ઉભા કરેલો શબ્દ ને કેટલા વખત નું દોષ જોતો જોતો તારે એવું શબ્દ નીકળ્યા નિર્બેન એ ખરો બોલે તમે તે આખી રાત રડાયા તમે પક્ષાપ કરો આખી રાત રડ્યા તો કાઢ્યો એને પોતાને એને દેખાય એવું કરીએ આખી રાત કરી કે આ મારી ભૂલ છે આ પક્ષપાત નથી કરતા એવું કહીએ અભિનેતા રહી જાય ને પછી મનમાં અમને દેખાડવા ના ફરી કારણ કે અમને સમજાતા વાર લાગે અમને તો રેડી કરીને પણ સમજાઈ ગયો સંતોષ થઈ ગયો અમારે લક્ષણ હોય બીજું ના કે તમારી કૃપા જોઈએ વધારે ઉતરી ગઈ મારે કશું આ બધું સાયન્સ બહુ સમજવું નથી મારે આ સાયન્સ કઈ સમજવું નથી મારે પરિગ્રહના વૃક્ષો તો હા માથે હાથ સુધી માથાકૂટ પડે નહીં આ બધું ડોક છે તે બ્રશિંગ બ્રશિંગ બધા કેટલા કરવા પડે આ બધા પરિગ્રહ કેટલી પ્રકારના છે નહીં એ બ્રશિંગ કરતા છે તે કોફરો બ્રશ ના મળ્યું તો શું કરો બ્રશ જડ્યું નહીં તો કરો શું હા એટલે મારું કેવું દોષ કાઢવો નહીં ક્યાં મૂક્યું નોકર એવું નહીં નોકર ને પૂછ કહીએ કે જોઈ લે બધે જોઈ લે પછી ના મળે મને કે પછી આપણે જરા મીઠું લઈને જોઈ અને રોજ જોઈએ છે હોય છે પડવા મળે છે એમનો દગાખોર તો છે એ લોકો નહીં ના પડતા હોય તો આપણે દગાખોર કસાય કરીએ કસાય હું તો એવું હોય આગળ કરી નાખું આમાં નહીં એક કિલો કસાય કર્યા તેનું પેમેન્ટ છે એટલું બધું મોંઘું છે કસાય તો સમજો ક્રોધ ક્રોધમાં હા આપણું સાયન્સ છે અને પછી અબ્રહ્મચર્ય દોષ બહાર આપણે લગ્ન જીવન વાળું છે લગ્ન જીવન એટલે વાંધો નહીં પણ એ લગ્ન ની બાઉન્ડ્રી ની બહાર પણ કઈ જગ્યાએ દ્રષ્ટિ ના બગડવી જોઈએ શું કરવું અને બગડે તો પ્રતિક્રમ કરવું જોઈએ શું કરવું જોઈએ પ્રતિકણ દાદા પસ્તાવો કર્યો શું ફરી આવું શું એ કઈક હોવું જોઈએ લિમિટ હોય છે કે ના હોય છે મને સ્ત્રીઓ બધું આટલા આટલા લખીને આપે ચૌદ ની હતી ત્યાંથી એના બધા દોષ લખી આપે પછી હું એને વિધિ કરી આપું પછી પાછો મહિના સુધી એને વાત કામ કહું તું તારી વાંચીને પસ્તાવો કરીને પછી બાઈ ગઈ તારી એક ભાઈ તો મોટી ઉંમરની મને કે છે દાદા મારે તો હવે તમારી જોડે મોક્ષે આવવું છે અને મેં નિયાણું કર્યું છે કૃષ્ણ ભગવાન જેવું મેં શું નિયાણું કર્યું છે આવતો બહુ સાપણ થઈને અને કર્યું એવું મેં નિયાણું કર્યું છે મારે આશા પણ થવા જવું પડશે અને આ નિહાણું કરી છે મારું તપ નિહાણું એટલે શું બધું તપના ભોગે એમને આ વસ્તુ આપો બધું તપ જપ પૂન કર્યું હોય બધાના એક બાજુ એ બેલેન્સમાં અમે તમને આપી દે મારું આ ધારેલું કાર્ય થવાનું એ નિહાણું શું સમજાતું બધું તપ એને જતું શા આવે આપણ ઠેલી કાઢવાનું કે સાપણ ઠેલી કાઢ્યું વેર વાળવા બેન શા માટે આ તમને આવું વેર બંધાવી એ મને કહો કહ્યું છે હું લગ્નમાં પહેરીને આવી ત્યારે મારા ધણીને જોડે આ સંસર્ગ હતો કે જો અને પછી મારા આયા પછી છૂટ્યો નહીં મેં એમને બહુ કહ્યું તો એટલે આ ભાઈ મને દોષિત લાગી મેં મેં નક્કી કર્યું કે આવતા બહુ સાપણ છે તને ભર્યા એવું આ જગત બધું ચાલે મેરે સાપણ થાય કહ્યું કોઈ કહીશ આ બધી સાપણ એમને થતી બધું તમારું ગધેડા પર તિરસ્કાર ગધેડું થવું પડે કેમ ત્યાં કે અમુક ગધેડું આવતું રિયાકડા જતો ડોક્ટર થયા પાછળ ભગવાન નહીં પેલા ભગવાન ગધેડા બેઠા પેલા કે આવતો અવતાર ગધેડા નાખો દરેક માં છે નહીં ભગવાન હા એ જોઉં છું તું એવું જ બધું ના બરોબર નહીં છે યાદ રહે બરોબર જાગૃતિ અને ઘરના બ્રહ્મચર્યમાં છે તે દાદાનું પુસ્તક રાખવું તે વાંચવું પેલું છે કે નહીં વાંચ્યું બને એટલી કરકસર કરી બરાબર અમે કોઈને બાર આપવા એમ કેતા ને બને એટલી કરકસર તું તો ન પડે સાંભળે તારે ઉતારે એવું નહીં કરે તને વખત વખત આવશે તારે કઈ વખત આવશે તારે કઈ એની લાઈન પર આવેલી છે પછી આ લોકો પછી એની લાઈન પર એ થઈ જાય બરાબર સારું લાઈન પર આવી છે દહી સારી છે છોડીઓ બેબીઓ છે ફાધરે નાચને લાગે એની લાગણી બીજા છોકરાઓ લાગણી કરી પણ બીજા છોકરાઓ નાચલ્યાનું જેવું જોઈએ એવું એ રાખે ને અને અમે જરાક ડિપ્રેશન હતું ને એટલે જ નાચલ્યા વધારે કે આનું કેમ કરીને કોઈ રાગે પડી જાય તમારે ચિંતા નહીં કરે ના હું કરતો જ નહીં દાદા મેં તમને આપી દીધા <laughs> હું તમને હમી દેજો હલદાઈ થઈ ગયો મારું નહીં તો હાથ ના એટેક આવેલા તમે દાદા દાદા કર્યા એટેક બેટેક બધે ક્યાં જતા શરીર સારું રહે કશું સુગર બુગર વેપાર કરવા પણ ના કર તમારું કામ નહીં ના કરશે તમારું અને ઘેરે મા બાપ લઈ બેઠા આ વેપાર કરશે આપણે શું થશે એક માસ તે પચાસ રૂપિયાની ભરી તો મેળે ચડ્યો નહીં તો એ આખું ઘર ઊંઘે નહીં પછી કેટલું કુટુંબ ને અમે કહ્યું તમારું કુટુંબ ગુમાવ્યું છે આ વેપારે એવું કામ નથી વેપાર હોતો કઈ દેવું થઈ જાય બસ લોક માગવા આવે લેવડાવવા તો આપણે આપવા નહીં પચાસ હજાર નું ધીરે આપડે હાથમાં થયું પેલો માગવા રાતે બે વાગ્યા આવે આવે નોકરી કરે પછી એક મારે લોખંડ ની દુકાન કરી હતી તમે હેમત મારે ભાગીદાર આવી જતા આવી જાઓ તારે એનો બાપા નાખે ના બા તમે દાદા ના રહી ગયો <laughs> આપણે પછી તમારે તો કારખાનું હતું લોખંડનું લોખંડનું મોટું કારખાનું ત્યાં છે તે ખેતીવાડી હથિયારો બથિયારો બધું બનાવતું મશીનરી આમ ખેડવાના વેડવાના પેલા કપાસ ઉપાડવાના ફીપિયા આવતા હતા હા આમ ફીપિયા એ બધું બનાવે એ તો આ લોખંડ બધું સસ્તા ભાવ થયા કંટ્રોલ ભાવ તે મને કહેશે મને થોડું થોડું આમાંથી આપો તે હું વધારે ભાવે વેચી જઈશ તમે આપીએ એમને પચીસ રૂપિયા તેત્રીસ રૂપિયા વેચે પગાર બહુ નહીં ને ઘર ચલાવવાનું ઘર બાંધ્યા પછી પાડું આવવાનું શરૂ થયું અમુક કરી પછી શોભના મળી જ્ઞાન <laughs> નથી ભેગું થાય ને હા બધા નથી ભેગું થઈને કામ કરે <coughs> મમ્મી નું કાગળ બાગળ આવે ને જેવું બોલે ત્રણ ભગવાન એવું થાય આ ઓરિજિનલ ટેપ રેકર બોલે શું બોલે છે ઓરિજિનલ ટેપ હા ઓરિજિનલ ટેપ રેકોર્ડ લખતા છે તું શ્રોતા છું જ્ઞાતા દસતા આ ટેપ રેકોર્ડ શું લાગી રહી છે અને જ્ઞાતા દસતા ખબર ને તને સમજાયું નાખો આ વિજ્ઞાન ફરી જ્ઞાનમાં બે જાય હવે અમારા કયા પ્રમાણે આજ્ઞામાં જ રહેતી અને ભૂપેન્દ્રબેન કઈ આજ્ઞા અવરોધ આવે નથી આપણે કઈ જોડે લઈ જવાનું કશું જોડે આવે કશું નહીં નિરંતર આજ્ઞામાં રહેવું ક્યાં હે નિરંતર સમાધિ ભાઈ જાય અને સર્વિસ કર્યા કરવાની શું કોઈ આવી ગયું ભાઈ બધાને શાંતિ આપી શું આપણે કઈ બોલાવા જઈએ તો આવે નહીં આપણે લોકોને ઇન્ડિયા બોલાવા કહીએ કે આવજો અમારે આવે અને જે આવે એ જોવાનું કે આપણે હિસાબ છે માટે આપણે શાંતિપૂર્વક બધો બતાવો કેવું સમજ ને જો કે તું શાંતિપૂર્વક બતાવો પણ અમારે તને હંધે પાડી કોઈ કોઈ ના ગમતો મહેમાન આવ્યો તો ના ગમતો હોય તો આપણે ચલાવી નભાવી દેવાનું એ કઈ કાયમ રહેવા આવતા કાયમ આપણે કહીએ તો રે કોના તાબે છે હા વ્યવસ્થિત થોડું સમજાયું છે તને વ્યવસ્થિત છે જગત એવું સમજાયું છે ને <laughs> આપણે જ્ઞાન આપતા પહેલાનું બધા ભાણા ભાણા સ્થિતિ પછી જ્ઞાન આપ્યા પછી સ્થિતિ ફેરફાર કઈ થયેલો જ્ઞાન પછી ફેરફાર લાગ્યો તમે આપડે કેવા ચેતવણી આપી દેવાની છેલ્લો વખત આપું છે હવે તમે આગળ ચોખ્ખું જ કઈ નાખો ઘરના દાદા ઘરવાળા જ આવું થઈ છે બધે બાર વાળા તો કોણ કે આપડે બાર ના માણસો કદી કાચ ઉપર આપડે રહી જઈશું એટલે આવું થાય પણ ભાણા કેવી રીતિ કરવા વહેલા અરે ચોટી પડે હા દાદા ખરું શ્રેયદાસ એવું સમજે અજ્ઞાન થાય છે અજ્ઞાન થાય છે અજ્ઞાન થાય છે આમ થઈ જાય તેમ બોલવાની જરૂર જરૂર નહીં શાંતિથી જોયા કરવાનું જાણવાનું દાદાજી હજી છે ને મને લોભ છે હું બધાને આપું ખરી પણ પાછો એવો ખરાબ સ્વભાવ કે જરાક આટલા સારું જીવ બળી જતો રહે જાણે કેમ મારું વાપર્યું આમ આખું રસોડું વપરાશે જોવાનું જોવાનું જાય

લાગે છે દાદાજી નાની હતી ને તો બા નહીં ને ચાલે કે બધા ના નાની હતી ને તો સવિતા ભાભી ને લેવડાવી કાઢતી નાનપણથી ખબર નહીં એવો સ્વભાવ ભાભી ને વિવેક બહુ વાપર્યું પણ મનમાં જો ગુસ્સો આવ્યો ને તો બબડી કાઢું બધાને હવે આજે આપણને ખુબ દુઃખ થાય કે મારા સમાન ને કેમ નો આપણે વળ્યા એ પોતા ભોગવો પડે તારે વાત છે અને આ ઓગાઈ નાખનાર મળી આવે બરાબર સહન થાય છે સહન કરવું જ પડે સહન અત્યારે ખાસ કરીને વિજય આત્મા આવી જાય અથવા કોઈ વાર મોઢા બોલાઈ જાય પછી તરત કહી દઉં માફ કરવામાં તમારે બહુ બોલો છો ને એટલે બહુ ચોખ્ખું જેટલી સ્પીડથી આ તમારું એ છે એટલી સ્પીડથી માફ કરવાની સ્પીડ ખરું અત્યાર છે ને અત્યારે આવ્યું આપણે હવે આવતો બહુ બગડવાનું નહીં બરાબર અને આપણે મોક્ષે જવાની તૈયારી અહીંયા સારું લાગે પડી ગયું એકસો તને સારું લાગે છે કે ફાયદો થાય છે દાદા સાથે છેલ્લા બે દિવસ થી બહુ નથી લાગતું પેલા એટલે દિવસથી છેલ્લા એક વીક એકદમ ફાઇન હવે ઓછું થઈ લાગે કે પહેલું અઠવાડિયું બહુ જોરદાર હતું અને હવે એમ કે ઓછું લાગે છે તારું સુખ શું કરાવું છું બીજું શું કારણ બન્યું બેસિક્સ મને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા હવે મને વધારે એમ કે જે જરૂરિયાત હતી જે બેઝિક જાણવાની પહેલા અઠવાડિયા બધી જાણી એટલે જણાઈ ગયું એટલે હવે એમ કે સાંજ વધારે લાગે અને હવે બીજું બધું જાણો છે બધું બહુ કોમ્પ્લિકેટેડ લાગે ના ના હજુ બધું બહુ છે પણ એ બધું વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુ હવે જે ઝીણી ઝીણી વાતો થાય છે કોમ્પ્લિકેટેડ વધારે લાગે જાણવાનું તો ઘણું છે પણ બધું કન્ફ્યુઝ થઈ ગયો છું કે બધું આવી જશે જોડે જોડે તમે બેઝિક આવી જાય ને એટલે પેલું જડે જ કન્ફ્યુઝ નહીં કોમ્પ્લિકેટેડ બેઝિક આવી જવું જોઈએ દાદાજી કન્ફ્યુઝ નથી થયું પણ અઘરું લઈ ગયું અઘરું લાગે એટલે આપણે આ તો નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે પાંચ આજ્ઞામાં રહેવું છે ને છતાં એમાં કાચા પડી જવાય પછી એના માટે શું કરવું છે કરવું જોઈએ એટલે મન કે આમ કરો તો આપણે જોડે કે આપણા ધ્યેયની બહાર છે દાદાજીનું છે તે ઓછી થઈ જશે એટલે મનને કંઈક નહીં આમ કરો ધ્યેય પ્રમાણે દાદાજીની કૃપા તે રીતે ઉતરે આપણે ટાળ્યા પછી આપણે આપણી આપણી ગોઠવણી હોય છે કે ગોઠવણી હોય છે આપણે ફરવા જતા હતા પણ આપણો ધ્યેય તો એવો હોય ને ગિરનાર વરસાદ પડે પાછું જતું રહેવું તો તે પ્રમાણે પછી આપણે મનને વધારે મન કબૂલ થઈ ગયા કે નહીં આ પાછો ફરવો બરોબર એટલે મન તો કે ફરી હવે કશું થવા નહીં પડવાનું પડે તો દોઢ ધામ કે શત્રુ નહીં છત્રી નહીં અને દાદા એવી ટાળે એમને સારું લાગે નિર્ભય નિર્ભરને સારું લાગે પણ આની દેખાય મારી દેખાય શી થાય બરાબર બ્રાહ્મણ તમને દાદા પોષણ મોકલા કબજા બીજા ફરી ઉઘડે શરીરમાં ગરમી નહીં લોહી પ્રમાણે શરમી ગરમી હોય કે લોહી પ્રમાણે અમને સારું ખોટું નહીં હા તે થાય નહીં હા તે થાય નહીં તે થાય નથી એટલે મનના કહેવા પ્રમાણે ચાલવાથી આ બધી થઈ ઘણા વખત બદલે આજે આ સમજાવીને પાય પાય કરું કે મનનું આપણે જવું છે અહીંથી ફરવા કે મન મન ત્યાંથી કે આમ ચાલો તો બધાને મન શું કે છે તો કે એમ તો કે એમ ચાલો તો પછી ધ્યેયની બહાર થતું હોય વરસાદની બહાર બધા કહેતા હોય આપણે કહી દઈએ આ છેવટે અવળું થશે એટલે પછી મનનું કહેલું નહીં ચાલવાનું પોતાનું મનનું કહેલું નહીં ચાલવાનું આપડા ધ્યેય પ્રમાણે છે આપણે પાંચ આજ્ઞામ જવું હોય તો કઈ ગામ લઈ જશે એનું નામ જ પૂછતા ને મનના કયા પ્રમાણે અંગ્રેજો ચાલે બધા એ બધા લોકો ચાલે મનના કયા પ્રમાણે આ બધા ફરી નથી એનું મન કેવું ભાઈ લાઈન થનું ભાઈ અને આપણું દેખો વાળું મન કયું કયું ઊંધું ભાઈ એટલે આપણે તો આપણા મન છે તે પોતે સામી થવું પડે મન આપણા પ્રમાણે આપણા કયા પ્રમાણે મન ચાલે એવું હોવું તે નથી ચાલતો ઘણા વખત શીખવાડી એટલે વાત નીકળે ને એટલે પંદર વીસ દિવસ એ પ્રમાણે ચાલે પાછું કઈક એવું બની જાય પાછું ફરી જાય ફરી તે ફરી જાય મન ફરી જાય આપણે શું ફરી જઈએ આપણે તો એના એ જ ને જે મનના કહેવા પ્રમાણે ચાલતો ને એનું કારણ જ આ ખેંચ હતી હા પણ ખેંચતે ખેંચતે બધું બહુ થાય ને એ ખેંચ વધારે પડતી હતી એટલે ખેંચ ના લઈને પણ હવે ખેંચ ઓછી થઈ ગઈ છે હવે લાગે પડી જાય એવું લાગે છે તો અને ખેજે છે તે બધું નુકસાન કરી શકે બે વાર બધા કેટલી આવતી જાય એનું કઈ સિંચાઈ નથી એવું ના કહેવાય કેટલી બધી ભૂલો છે ભૂલો કઈ ભૂલી ગઈ દવા આપવાની હોય તો આજે આખો દવા દવા રહી જ ગઈ ઘણા કરતા ભૂલો પ્રવાળ સાચી અમને છે તે મને એમ લાગે છે કે મદદ સાચું છે હશે પણ આ ખેંચ જતી હશે તો કૃપા ઉતરે તો બહુ લાગે પડી જાય કૃપા ઉતરે ને અને સેવા તો આપણો હિસાબ જ છે આપણો હિસાબ હશે કોઈ લઈ લેનાર નથી લઈ લેનાર છે તો આપણી નથી શું કરું તો વ્યવસ્થિત છે બધું કોઈ ખેત કરે તમારી ના વાગ્યું તો વાગ્યું નહીં કઈ નહીં શરૂઆતમાં બધા એવું નક્કી કરે કે આમ આત્માનું કરી લેવું છે આ જ્ઞાનનું પૂરું કરી લેવું છે તો મેં વળી એવું નક્કી કર્યું કે આ બધાની સેવાનું જ કરવું છે એટલે પછી એ પ્રમાણે ચાલ્યા કર્યું કરી લેવું પણ જોઈ એ સમજ જોઈએ લાભ શું થયો એ બે મહિના થાય હિસાબ કહીએ ને આપણે લાભમાં તો દાદાજી ગમતું નથી તું એવું દાદા મારી કૃપા નહી દાદાજી ગણી મારી પર રાખતા નથી એવું લાગે છે એનો દોષ બે એટલે તારે તો બધા બહુ પ્રતિકોળ કરવો પડે દાદાજી દાદાજીનો પ્રતિકોણ બહુ કરવો પડે એ દોષ જોઈએ તો કેટલા દોષ પછી બે જાય પોતાની સમજે તેમાં અણસમજે ના દોષ જાણી જઈને ઈરાદા પણ પણ એનો દોષ નું ફળ તો આપે ને અમે કહીએ કે અમારામાં આવું ના હોય કહ્યું માને ખરો પણ પાછું મૂળ સ્વભાવ પર એક વસ્તુ આમ ફિટ થઈ ગયેલી કે દાદા જે કઈ કરે છે મારા હિતમાં છે એ કે આ રહ્યો નહીં તો રહેત નહીં એટલી ફિટ થઈ ગઈ જે કરે છે મારા હિતમાં છે એટલી ફિટ થઈ ગયું શું કહ્યું અરે આ જોગત કેટલી મળે છે ના મળે હે આ કઈ ખર્ચા કરવા જોગ મળે લાખો રૂપિયા ખર્ચા કરે નિર્બલ કે છે મારી નાખે તો એમ દેશ નહીં આવે એમ મરવાનો છે ફાયદો બે વસ્તુ રહી અહિયાં ક્યાં તો મરણ દાદા ની સાથે રહેવાથી કે મરણ આવવાનું નથી <laughs> આવે જ નહીં દાદા આવે તો મરણ આવે તેને આવે